એ આવો આવો હું છું વાર્તા કહેનારો આવી ગયા બધા અરે વાહ આજે તો ચૈતન્ય આવી છે અદિતિ છે અને વરદ પણ આવ્યું છે ને ભાઈ આવો આવો આજે હું તમને કબૂતરોના સરદારની વાર્તા કહેવાનો છું સાંભળજો એક દિવસે એક શિકારીએ પંખીઓનો શિકાર કરવા માટે વનમાં દાણા વેર્યા અને ઉપર ઝાડ પાથરી દીધી પંખીઓનો શિકાર કરવા માટે પછી એ થોડે દૂર ઝાડની પાછળ સંતાઈ ગયો થોડી વારમાં કબૂતરોનું એક ટોળું ઉડતું ઉડતું ત્યાંથી જતું હતું નીચે દાણા વેરાયેલા જોઈને ટોળામાંથી એક કબૂતર બોલ્યું અરે નીચે કેટલા બધા દાણા વેરાયેલા છે ચાલો અહીં જ ઉતરીએ અને દાણા ચણીએ પણ કબૂતરોના સરદારે કહ્યું આ કાંઈ ખેતર નથી કે અહીં દાણા વેરાયેલા પડ્યા હોય મને તો આમાં જોખમ લાગે છે ભાઈ જોજો વગર વિચારે દાણા ચણવા માટે ઉતરી ન જતા જમીન ઉપર ત્યાં બીજું એક કબૂતર બોલ્યું અરે ચોખ્ખા દાણા તો દેખાય છે એમાં વિચાર શું કરવાનો હતો એમ વિચાર કરવા રહીએ તો તો ભૂખે જ મરીએ ને બીજા કબૂતરોને એની વાત ગમી અને એ તો બધા ઉતરવા તૈયાર થયા જમીન ઉપર પણ કબૂતરોનો સરદાર સમજુ હતો એણે કહ્યું તમારી સૌની મરજી છે તો ચાલો ઉતરીએ આપણે જમીન ઉપર મારે તમને બધાને એકલા છોડીને જવું નથી તરત જ આખું ટોળું ફર કરતું નીચે ઉતર્યું ભોંય ઉપર પગ મૂકતા જ બધાના પગ ઝાડમાં સપડાઈ ગયા ભાઈ સૌ સમજા કે સરદારની વાત તો સાચી હતી બધા પહેલાં ઉતરવાનું કહેનારનો વાંક કાઢવા લાગ્યા પણ સરદારે કહ્યું હવે કોઈનો વાંક કાઢે કાંઈ વળવાનું નથી હવે તો ઝાડમાંથી કેમ છૂટવું તેનો જ વિચાર કરીએ બધા મળીને જુઓ હમ મને એક ઉપાય સૂચે છે જો આપણે જોર કરીને એક સામટા ઉડીશું તો આ ઝાડને ઉપાડી શકીશું અને પારધીના શિકારીના હાથમાંથી બચી જઈશું બધા પછી કબૂતરોના સરદારે એક બે ત્રણ એમ કહ્યું ને બધા કબૂતર એક સાથે જોર કરીને ઉડ્યા કરતા અને સાથે ઝાડ પણ ઉંચકાયો કબૂતર તો ઝાડ લઈને ઉડા કબૂતરને ઉડી જતા જોઈને પારધી આ શિકારી એમની પાછળ દોડવા લાગ્યો અરે મારી ઝાડ અરે મારી ઝાડ કબૂતર ઉડીને લઈ જાય છે પણ થોડી વારમાં એ તો થાકી ગયો અને પાછો ફેર્યો એણે તો પંખી ખોયા દાણા ખોયા અને કિંમતી ઝાડ પણ ખોઈ પારથી પાછો વળ્યો એટલે કબૂતરોએ એમના સરદારને પૂછ્યું આમ ઝાડ લઈને ક્યાં સુધી ઉડ્યા કરીશું આપણે બધા સરદારે કહ્યું હવે બહુ દૂર નહીં ઉડવું પડે આ સામે નદી કાંઠે મારો એક ભાઈબંધ રહે છે એ આપણને છોડાવશે આ ઝાડમાંથી કબૂતરો નદી કાંઠે જઈને ઉતર્યા કબૂતરોના સરદારે બૂમ પાડી એટલે એક ઉંદર ચું ચું ચું ચું કરતો બહાર આવ્યો અને બોલો ઓહો હો આ તો મારો ભાઈબંધ કેમ આજ આમ ક્યાંથી કબૂતરોના સરદારે બધી વાત માંડીને કઈ સંભળાવી ઉંદરને તરત જ ઉંદર ઝાડ કાપી અને એને છૂટો કરવા તૈયાર થયો પણ એણે કહ્યું અરે તું મને એકલાને છૂટો કરે એ ન ચાલે ભાઈ હું આ બધાનો સરદાર છું પહેલા એ બધા અને પછી હું પણ મારા ઝીણા દાંત વડે આવડી મોટી ઝાડું શી રીતે કાપું ઉંદરે કહ્યું કપાય તો એ કાપ અને ન કપાય તો એ કાપ તું મારો મિત્ર છે તું જ મને છોડાવી શકીશ ઉંદર તો બધું સમજી ગયો હો એકદમ ઝાડ કાપવા મંડી પડ્યો ભાઈ એક પછી એક કબૂતરો છૂટા થવા લાગ્યા છેલ્લો વારો કબૂતરોના સરદારનો આવ્યો એ છૂટી ગયો અને પોતાના ભાઈબંધને ભેટી પડ્યો કબૂતર ઉંદરને ભેટી પડ્યો પછી ઉંદરે પોતાના ભાઈબંધની અને એના બધા સાથીઓની સારી પેઠે મહેમાન ગતિ કરી બધાને પોતાના ઘરે ખવડાવ્યું પીવડાવ્યું સાંજે બધા કબૂતર પાછા જવા માટે નીકળ્યા ત્યારે વળી પાછા બંને ભાઈબંધો ફરીને ભેટી પડ્યા કબૂતર અને ઉંદર બંનેની આંખમાં જળજળિયા આવી ગયા હો એવી પાક્કી ભાઈબંધી હતી બંનેની બોલો કબૂતરોનો સરદાર જતા જતા બોલો ભાઈબંધ મળો તો તારા જેવો મળજો <laughs> મજા આવીને વરદભાઈ તો આવા ઉંદર જેવો મદદ કરે એવો ભાઈબંધ શોધવાનો અને આપણે પણ આપણા ભાઈબંધોને મદદ કરવાની એને અદિતિ હા આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો જલ્દી જલ્દી આવી જાજો પાછા આવજો